तो आज मैंने इतनी बातें सुननी नहीं पड़ती एक दो कपड़ों तो मैंने लान देती आज मारे होती जो जन्म की माए એક દો એ કાપડો તો દેતી મોય આય ગુડ બિન ફીકો લાગે સારો ઈ કસાર માવડી બિના સુનો સારો પરિવાર મારા કોઈ પૂર્વ જન્મરા પાપ પ્રગટ્યા જો આપ જેડા મને પિતાજી મળ્યા કાજળ બિના તો કાઈ આખિયા રો તેજ और मावड़ी बिना तो काई बाप जीरो है આ ક્યાં ઘણી ચોકી વે પણ જો કાજળ નહીં લાગડો વે તો આ ક્યારો કોઈ તેજ તેજ નહીં યુહી પિતાજી ઘણી પયા વાળા વે પિતાજી ઘણી ચોકા વે પણ માં અગર નહીં વે તો બાપ ને કી બેટી મતલબ બેટીને પનાવતો બાપ તો જાણે મેં તો નીવડ્યો પણ વા માઈ જ વે જો ટેમ ટેમ માતે પિતાજીને કહેવે અરે છોરીને સંભાળન તો આવો હોરી દોરી ઉનું મિલન તો આવો महाराज उन मारे ऋण सो की कर आपा छूट सका महाराज इतनी विनती आज बंबई वाला आप लोग मान लीजो जिन जिन रे भी घर में माँ बाप विराजे नेम ले लो और की वाने कर सको नहीं कर सको महाराज मैं आप सब रे माँ बाप ने जानू कि नहीं आप सो धन नहीं चाहिए कि नहीं आप सो आपकी संपत्ति में कोई भाग नहीं चाहिए आप रे हर माँ बाप ने दो ही चीजा चाहिए आ उनो टा उना बेटा उना टाबर वाणे आदर देवे और बस वाणु मीठा बोले बस और की कोई माँ बाप ने नहीं चाहिए महाराज थाणु धन खोस ने थाणा बेटा तैयार वेरिया है एमबीबीएस कर रिया एम ए बी ए कई वेवा है एम कई वेवा हाँ जो भी है वे होशियार वेरिया इन वास्ते જ होशियार वेरिया पिताजी रो नाथ दो नियम ले लो रोज माता पिता रे चरणा में और सिर रखा ला खाली उबा एक हाथ यूं અરે મહારાજ આ કીની પદ્ધતિ હે કોઈ ખોડા પાંગલા થોડી આપા દોઈ હાથ મા બાપ રે ચરણા મેં રખ આપરો સિરવાણે પગા મેં રખાલા મહારાજ ન્યાલ હો જાઓલા થઈ ન્યાલ વેજાઓલા નહીં ન્યાલ વેજાઓલા ને માણ માય રોય સફલ વેજાલા મારો માય રોય સફલ વેજાલા તાળિયા બજે હું કીની વે ભૈસા તાળિયા નેતાજી રે તાળિયા નેતાજી ની સભામાં બજાઈ પણ બાપડાને ઘરે ભેજ્યો આખીર तो भाई ताड़िया में की नहीं दरियो है आप लोग संकल्प लो मन में कि मैं रोज माँ बाप रे चरणा में प्रणाम कराला रोज मातो धराला अरे वो तो एक तो भजन दो न्यो तो दे दे भाई काले आई जो जी हाल और एक तो निवड़न दो मैं न्या तो देव में मैं कसर नहीं राखू भाई अपन कोई ने तो देव नो जीमो थे रसोई बनाई है अपन केन लाओ ले नहीं तो भाई और नेम ले लो संकल्प ले लो सब ने जितना लोग बैठा हो भाई आप सब सब ने हाथ जोड़न प्रार्थना करो जिन रे घर में भी माँ बाप विराजे और नियम ले लो भाई के रोज वाणे चरणा में माँ तो रखाला और कटी जावाला तो कैन जावाला माँ में जाऊ हो और आवते काला माँ में आई गयू बस आपने भगवान इतना बेगा मिलेला इतना बेगा मिलेला पांच साल में मिलता दस दिन में मिलेला महाराज और नेम ले लो आप माँ बाप रो जी सोरो कर दो आप लोग तो महाराज बम्बई में रहो कटई रहो महाराज तो मेरे करोला नहीं भाई के टाबर जान के के घणई आवे एड़ा क्यों नहीं करो कृपा करो कि नहीं करोला गई भाई अरे कर दो भाई मेहरबानी कर दो बामण रो बेटो आपने हाथ जोड़न प्रार्थना करे महाराज मैं आपरे चरणा में प्रणाम करूं आपको नियम ले लो जिन रे भी घर में माँ बाप विराजे रोज आपरो मातो वाणे पग में रखनो नियम ले लो भाई हाथ जोड़ू आप सबने ले लो भाई मेहरबानी कर दो भाई रोज वाने प्रणाम कराला रोज वाने प्रणाम अबे ताली वो જ बजाओ जो नियम लेवे जी को माए अब ताली वो જ बजाओ जो नियम ले बस। ન્યાલ ન્યાલ ન્યાલ માયરો સફલ હોઈ ગયો હે નાથ <laughs> નાની બાઈ કહેવે આજ મારે કોઈ પૂરબ જન્મરા પાપ પ્રગટ્યા જો એડા नरसिंह ने लाग्यो आज नानी बाई बहुत ज्यादा दुखी है जने नरसिंह जी कहो हे नानी बाई तू घरे जा और थारे मायरारी लिस्ट लिखाला नानी बाई के पिताजी गेला तो नहीं हुआ और दखलो एक कागज आड़ो नहीं तो की व्यवस्था आई को नहीं दुजोड़ो भेर वे तो तैयार बैठा हमार जनी लिख दे लो ले ओ ले ओ लो नरसिंह जी के तू चिंता मत कर मारो सांवरियो सब काम करे तू जा પર લીકાલા નાનીબાઈ ઘરે જ આવે પાછો જેઠ જીરકનું દૂજી વાર ભેર માયરો લીકાવે ભેર કાગદ આવે ઓર નરસિંહજી ભેર ભગવાનને પ્રાર્થના કરે ઓર પછી નરસિંહજીને ન્યુતો આવે ઓર નરસિંહજી નાનીબાઈ રેવટે જીમને જ આવે ઠંડી બાસી ખીચડી પૂરશે પણ ભગવાન રી કૃપા નરસિંહજી રે છપ્પન ભોગ ઓજાવે પછી નરસિંહજી ભગવાન રા ગીત ગાવે પછી ભગવાન તૈયાર હોવે માયરો ભેળો કરે માયરો લાન ભરે ઓ સબ આનંદ બે હે ગોપાલ રાધા કૃષ્ણ નરસિંહજી મહારાજ ઠાકુરજી રે માતે એડો પક્કો વિશ્વાસ રાખતા નાની બાઈને એક વાત કહેવે બાઈ આસી આસી આસી હરી ઘણે ભરોસે આસી ભગવાન રે પ્રતિ ભરોસો કમજોર મત કરો પ્રભુ પ્રત્યેક रात्रि रे बाद सुबह तैयार है पण भाई सुबह रो इंतजार तो करनो पड़ी बस यूं ही भगवान सदा आप रे भक्तरी सहायता रे वास्ते तैयार है પણ ભક્તને બી ધૈર્ય રે સાથે ભગવાનની કૃપારી પ્રતીક્ષા તો કરની પડી आपा लोगा में धैर्य नहीं ધૈર્ય છોડો ભરોસો भी નહીં એક વાત પૂછું આપને આવડ ઉણજો ભાઈ એક દુકાનમાં તે આપ ગયા ઓર દુકાન વાળો દુકાનમાં તે આપ સમજો કુર્તા બનાવને ગયા કુર્તા પહેરે ને કુર્તા આપણે મન મેં આવી કે ભાઈ મેં વીસ કુર્તા એક સાથે બનવાલા સમજો બાતને વીસ કુર્તા એક સાથે બનવાલા તો જીણ દુકાનમાં તે ગયા આપ કુર્તો ભણવને ઉન દુકાન વાળાને કહી કા ભાઈ માણે વીસ કુર્તા બના દીજે ઓકે બના દેવસા રૂપિયા તો દે દો પહેલી તો જીણ ઉણ ભાઈનો આપા જાણા કોની આપા કઈ કહેવા પહેલી કુર્તા ભણા રૂપિયા પછી દેવા એક આપણે જાણ પહેચાણ વાળો दुकान वालों उनकने गया भाई बीस कुर्ता बना दीजिए और उन्हें कही कहो कि रुपया तू हम ही राख ले बोले कुर्ता बनी जने ले लू बोले नहीं लिया काम नक्की वे कुर्ता तू पुगा दीजिए ठीक है कि नहीं एक दुकानदार ने तो कहा तू कुर्ता बनाई पचे थने रुपया देवा और एक ने को रुपया तू पहली ले ले कुर्ता पचे पुगा दीजिए भरोसा आप किन माते ज्यादा है पहलोड़ा माते दूजोड़ा माते पहलोड़ा माते नहीं નહીં દુજોડા માથે પેલોડા લાઈન નક્કી દોય કોની હું તો કહું તું ભણા હા દુજોડા માથે બિલકુલ ઠીક વાત સોચો મહારાજ આઈ પદ્ધતિ આપણને ભગવાન રે પ્રતિ બી તો રાખણી છે જે પણ ભગવાન રે પ્રતિ આપણો વ્યવહાર કેળો પેલોડા જેડો ને કા ભગવાન મારો કામ કર દે પચે એકાવન રૂપિયાનો પ્રસાદ પહેલી पहली मारा कुर्ता बना दे पचे रुपया है पहली मारो काम बना पचे चूरमो है पचे सवामणी है पहली की को नहीं पहली थोड़ी राम राम ने मई राम राम प्रभु और भरोसा जी ने भगवान माते भरोसा वाणी आ पद्धति नहीं जो खरा भगवान रा भक्त है वे तो आपरी तरफ हूँ जो करनो है भगवान रे प्रति कर दे वाने तो जो ठाकुर जी री भक्ति करनी सो कर लेवे आसरा इस जहां का मिले ना मिले आसरा इस जहां मिले ना मिले मुझको तेरा सहारा पर मुसीबत है अब तू संभाल हर कदम पर मुसीबत है अब बसेरा भक्तों के सहारे सबरे चरणा में प्रार्थना है अंतिम लाइन जीता लोग बैठाओ खड़ा हो सब दोहराओ ઊંડીન રામ પર જદ માયરો પાછો સોંપણો ઊંડીન રાધે રામુ રાધે તકરી યાત્રા હે રામ સે રાધે તક કી યાત્રા હાથ જોડું પ્રાર્થના જોર થોડો કમ લગાયો આપ લોગ આજ તો કોઈ વાસ એકાશના રે દિન નહીં હે ભાઈ <laughs> હે તો જણ તો હામી ખાલી પેટ જોર ભત્તો આવણો છે સત્સંગરી सफलता है कि भजन में संकोच छूट जावे तो समझो सत्संग सफल होगी एक बार छोटा बड़ा सब संकोच छोड़न हो सके तो मंच माते जो बैठा है वे भी संकोच छोड़ दो ही हाथ उठा और मेरी नाव चाह ચાલે રાધે કે સહાય બસ નરસિંહજી મહારાજને ભગવાન માટે પૂરો ભરોસો એક ही मनरो भाव भरोसो રાખો તો સબ કામ હો जाला ભરોસો ही જ ભગવાન है भाई ભરોસો રાખો તો સબ કામ હો जाला નરસિંહજી નાની બાઈ ને કહ્યો નાની બાઈ તું થારે ઘરે જા और घरे जान જોજો માયરા મેં વસ્તુ લાગેવા લીકવાન લિયા નાનીબાઈ બડી રાજી હોઈ નાનીબાઈ જાણ્યો કે પિતાજી કને કીન કી વ્યવસ્થા હોલા જણે મને કે લીકવાન લિયા દોડી દોડી આવી ઓર આન આપરે જેઠજીને કહ્યો કે જેઠજી આપ મારે પિતાજી રે વાસ્તે માયરો લીકન દે દો જોજો માયરા મેં સામાનની જરૂરત આપ લીખ દો નાચ કૂદ કર ટૂટ કે ભરે મોડિયો પે માહેરો ક્યાં સુ ભરે કહે બાયરો જેઠ નાચ કૂદન જો પેટ ભરે વો કઈ માયરો ભરેલા જીતે નારાયણ્યો દેવર બોલ્યો જજક નારાયણો બોલ્યો બચન વિરોધી રીસ નરસી ધરસી થાળ મે તુલસી બિસવા બીસ બોલે ચિંતા મત કરો રોકડ રૂપિયા ધરે ન ધરે થાળ રે માઈ ને તુલસી પત્ર ઘણાઈ મેલ દેલા નાની બાઈ રે સાસરે વાળા હસી કરે પણ અટીને જદ બડી વિનંતી કરી નાનીબાઈ કે નહીં મારે માથે કૃપા કરો મારા પિતાજી કહો તો કાગજ લીખ દો તો ડોકરી બોલી કાગજ લીકર મેં આપણું કહી જાવે લીખો કુટુંબ કબીલા ભેડા હુઆ બેઠા રાણુ રાણ દ્વાત કલમ કાગદ લિયો ઓર લખવા લગ્યો નારાયણ હવે નારાયણ્યો દેવર દેખો બેઠ ગયો પાછો હવે દૂજી વાર રો માયરો કઈ લીકાવે જીગો સુણો આપ अरे आजा रे फल सारा तू तो सूरत यारे वीर जी आजा रे फल सारा तू तो अरे थारा तो सोना हंदा तीर राम जी था નાયક હંડા ચાલે છે ચાકજી જીતરા તો વિનાયક ચાલે છે ગુણ રાખો રૂપિયા લીખતો સવા સવા લાખ રામજી ગુણ રાખો રૂપિયા લીખતો સવા સવા લાખ પારસ પી ગયા છે પાનજી પારસ ભી પડી હજી ધરાજે અરે ઉતરા તો લિખ દો બીરા જરિયા હંદા ખાન રામજી ઉતરા તો લિખ દો બીરા જરિયા હંદા અરે ચરકસ હંદા તાર લિખ દો જરિયા હંદી ઝૂલજી ચરકસ હંદા તાર so now. छोड़ती Yeah, yeah. કઈ કઈ માયરો મેં સામાન લીકાયો પહેલી તો ઘરે બારે દ્વાર માતે જો ચોકીદાર બેઠો રે ઉણ વાસ્તે દો સોનેરા તીર હવે ચોકીદારી તો લટ લેન વે સોનારા તીરો કોટે જરૂર તે પણ માંગને વાસ્તે આયા જણ પછી ક્યું બાકી રાખે દો સોનેરા તીર गांव रे माई ने जितना कुमारारा घर है और कुमारारे घर में चाक चाले उन प्रत्येक कुमार रे हर एक घर में सवा सवा लाख रुपया कुमार हैं न्यालविया कोई जरूरी को नहीं किने गरु गजानन जी आया कुने गरु कुमार है चाक चाले गणेश जी मांडे ले जा सवा लाख रुपया जीते नारायण जी के भेर कई लिखूं भेर कई लिखूं एक पारस पीपली रो पीपल रो पेड़ हो पारस पीपली ही उन पीपली ने देखीन के यूं करो जितना इन पीपल रा पत्ता है जितना इन पीपली रा पान है उतना जरिया रा थान लिखा दो अब याने पूछो के थान लावणियो तो लिया पण थे गीणो की कर और इतना थान आवेला कटू ભણવાનું વાળો કિકર બનાવેલા પણ માંગને વાસ્તે જો મિનક ઉતર જ આવે કે પછી ઉને કી વિચાર નહીં આવે કે કઈ માંગુ કિનું માંગુર કિત્તો માંગુર કીકર માંગુ પ્રભુ જરકસરા તાર જમાઈ રે વાસ્તે સોનારો ગળે મે પહેરનો લોકેટ દેરાણિયા જેટાણિયા વાસ્તે જરીરી હાડિયા છોટોડી નણંદ કે મારે મય ચૂંદડી લીકા દો એક બાકી નાની બાઈરો સબ શિણગાર દોય તીરે વાસ્તે મોતીરો હીરારો હાર જીતે નાની બારી હાસુ બોલી કે આ નાની બાઈ ઠીંગણી ગણી ઘર મેં કામ કરે કદી રસોઈ બનાવે તો ઉપર પચીત માથે પડી કોટી ઉતરે કોની જો સોનારો પાગો ત્યો ધરોજી ગુણ માથે ચડન કોટી હોરી ઉતારે નાની બાઈ કે મેં તો લકડી રે પાટિયા માથે ઉગ્યું જાઉં બોલે નહીં લકડી માથે કી કર હોનારો પાગો ત્યો ઓર સારી બારાત વાસ્તે પોશાક ને દાઈજા મેં દેવું ને સવા લાખ રૂપિયા બિંદરે વાસ્તે કપડા जीते बूढ़ा ब्याण जी बोलिया कि मारी हिलाड़िया भूल जो मत वे पाची मान दो प्रभु इतो मायरो लिख दियो और ओ मायरारो कागद ले समान तो ठा पड़गी नहीं सब ओ समान रो कागद ले कोको पत्री ले ये बेटी बाप के गई इतरो मारा बाबा जी दो माहे रो सही पिताजी ओ मायरा रो कागद है इतो मायरो देवो जने बात बने નરસિંહજી કાગદ ખોલ્યો ને કરતાલા ઊંચાઈને મહારાજ નાચણા ચાલુ હોયા જય હો વાવા વાહ મારા વ્યાઈજી વાવા નાની ભાઈ અચુંગો કરે કે એ મારે બાપુજી ગેલા તો નહીં વેગ્યા નરસિંહજીરો કાગદ પડનો તરીકો બડો જોરદાર હો એડો કાગદ આપણી પડના આજે આવે કે તો ન્યા લો જાઓ અખબાર વાળા પૈસા ગયા પ્રા बैठा है अखबार बाचो के कई जना देखो ए तो बढ़िया खबर बनावे भाई के धर्म रो पानो बीजो सब करे पण अखबार पूरो बाचा के तो પછી કે નહીં માતા में की घुस जा કે નહીં માતા में की घुस जावे આપણે નરસિંહજી વાળો તરીકો કરનો પહેલી નરસિંહજી રો તરીકો ઉણલો પછી અખબાર માં લાવો नरसिंह जी कागज की कर बाजता ऊपर कई लिखियोड़ो वो बाज लेता और नीचे कई लिखियोड़ो वो बाज लेता बीच लो देखता ही को नहीं तो वो मायरारो कागज आयो और मायरारे कागज में ऊपर लिखियोड़ो हो ठाकुर जी सहाय छे और नीचे लिखियोड़ो नरसिंह जी रे वास्ते तो महाराज नरसिंह जी आप रे भाव ले लियो कोको बत्री बाची नरसिंह मगन भया ठाकुर जी रा नाम मारे ऊपर रहा ऊपर नाम मांड्यो वो तो मायरो भरसी और नीचे नाम मांड्यो वो तो भजन करसी जिनो नाम ऊपर है वो मायरो भरी जिनो नीचे है वो तो भजन करी योरियो अखबार में ऊपर नाम पढ़ लो भाई कई नाम है नव भारत टाइम्स और नीचे कई लिखियोड़ो संपादक त्रिपाठी जी वाह बीच लो लेड़ो न कोई देड़ो तो नारायण तो प्रभु इन वास्ते तो भैया भी चलो पटो में तो टेंशन ही नहीं है अरे महाराज इतना भाव चढ़ गया इतना भाव उतर गया बम्बई चढ़न उतरन में घनी जान में आवे आज चढ़ी आज उतरी <laughs> तो भाई नरसिंह जी महाराज तो मगन हो गया प्रभु भगवत विश्वासी जीव रो ओज तो लक्षण है चाहे कैडी परिस्थिति आ जाओ उनरी प्रसन्नता में कमी नहीं होवे महाराज संसारी रे कने एक सुखरी दवाई है और एक दुखरी दवाई है सुखरी दवाई ले तो सोरो हो जावे दुखरी दवाई ले तो दोरो हो जावे પણ ભક્તરે કને એક એડી દવાઈ है जिनसो सुख दुख तो नेड़ाई नहीं आवे और मन में सदा आनंद रहे और वह है निजानंदरी दवाई वो निजानंद एड़ो जो कदे खूटे ही नहीं महाराज और भक्तों एक धन है भाई नरसिंह जी तो क्या चिंता मत कर पतरी शीस चढ़ाय के सुमरे सालग राम और लेकर सिंहासन धरी प्रभु सारे सब काम भगवान रखने रख प्रभु आपरी जीवन री व्यवस्था री पत्रिका हो चाहे व्यथा री पत्रिका हो ले जान भगवान रखने दर दो माने स्कूल में मैं पढ़ता के जन वो दसवीं रो वो मैं बड़े जी को कही के प्रवेश फार्म में प्रवेश पत्र वो जो ही आओ तो रोल नंबर खुद देखता नहीं ही तो ले जान भगवान रे कने रख देता इंतजाम देव ने थने जाओ ना आपरे जीवन री व्यवस्था कही और आपरे जीवन री व्यथा कही ભગવાન સુઈ ચાલુ કરો ભાઈ લે તું જાણે થારો કામ બેટો કેણો નહીં માને જન્મપત્રી ભગવાન રે કને રખ કે લો ભગવાનો તારો બેટો અભિના કી કર કઈ કરનો તું જાણે થારો કામ પ્રભુ તો અબ ઘર જાવો લાડલી મન મે રાખો ધીર પૂરણ ભરસી માયરો સી સાવળ બીર તું મન મે